બચાવે છે એ અહંકાર આમાં પોતાની કંઈ જ સત્તા નથી માટે તું તારી મેળે ચેતજે કે તારું આત્મભાવનું મરણ ના થાય તું બીજાને મારવાની ભાવના કરીશ એટલે તારા આત્મભાવનું મરણ થશે અને તેથી જ ભાવદયા રાખજે સામાની દયા ખાવાની નથી કહી ત્યારે તો આ સામાની દયા ખાવામાં પડ્યા મેર ગાંડિયા તારું ઠેકાણું નહીં તો તું સામાની શી રીતે દયા ખાઈશ તેમાં તો પાછા અહંકારી થઈ ગયા હોય છે મને બહુ દયા આવે છે મને બહુ દયા આવે છે મેર અક્કર્મી તું તારી જ દયા ખાને કઈ જાતનું જીવણું છે તે ભગવાન પાસે એક કસાઈ ગયો અને અહીંના એક સંઘપતિ ગયા કસાઈ પાસેથી ગાયો છોડાવી લાવનારા તે કહે સાહેબ દસ ગાયો મેં છોડાવડાવી ત્યારે ભગવાન કહે છે તારી વાત સાચી કે તમે દસ ગાયો છોડાવડાવી ત્યારે પેલો કસાઈ કહે છે સાહેબ મેં દસ ગાયો મારી હવે અમારા બેમાંથી મોક્ષ કોનો પહેલો થશે ત્યારે ભગવાને કહ્યું મોક્ષની વાત કોઈએ કરવી નહીં તમે બેઉ અહંકારી છો મોક્ષને માટે તમે લાયક નથી આ મારવાનો અહંકાર કરે છે ને તમે બચાવવાનો અહંકાર કરો છો તારા બાપા ઘયડા થયા તેમને બચાવને આને શું કરવા બચાવે છે બાપો એંસી વર્ષનો ઘેડો થયો તેને મરવા દે છે તે બાપાને શું કરવા મરવા દે છે તું બચાવવાનો કાયમ માટે બચાવવાનો તો બાપને બચાવને આ તો દોડડા પણ છે આને ઓવરવાઇઝ મેડનેસ કહ્યું છે આ જગતની જંજાળમાં હાથ ના ઘાલીશ એમાં અમુક લિમિટ સુધી રહેજે આ તો ઓવરવાઇઝ થયેલા છે આ તો કીર્તિ પાછળ બધા પડ્યા છે શું જોઈએ છે એમને કીર્તિ અહીં વખતે કીર્તિ મળશે પણ ત્યાં એમનો બાપો રેવડી દાણાદાણ કરી નાખશે ત્યાં દરઅસલ ન્યાય થઈ રહ્યો છે ત્યાં કોઈનું ચાલે એવું નથી ભગવાને શું કહ્યું કે તે દસ ગાયો બચાવી તેનો અહંકાર કરે છે અને પેલો દસ ગાયો માર્યાનો અહંકાર કરે છે એટલે તમારે બંને અહીં મોક્ષ માટે વાત સાંભળવા કરવા આવવું નહીં તને બચાવવાનું ફળ મળશે અને તને માર્યાનું ફળ મળશે એ જીવોને તે બચાવ્યા છે તે તારી ઉપર ઉપકાર કરીને વાળી આપશે આ જેણે જીવો માર્યા છે એ જ લોકો તને દુઃખ દેશે આ બસ આટલો જ હિસાબ છે અમે વચ્ચે હાથ ઘાલતા નથી અને મોક્ષને ને આને કંઈ જ લાગતું વળગતું નથી હવે તે જે કોલેજમાં બે છોકરાને પાસ કર્યા હોય એ છોકરા મોટા થાય તો કહેશે કે આમણે મને પાસ કરેલો તે તેનો લાભ તમને આપે સ્વાભાવિક રીતે તેવું આ જીવો બચાવો તે માટે છે તમે જીવો બચાવો કે ના બચાવો તેની ભગવાને મોક્ષ માટે જરૂર નથી કહી આ તો દોડડાયા થઈ ગયા છે એટલે સુધી દોડડાયા કે ગાયો બચાવવા હારું કસાઈને ત્યાંથી ચારસો ચારસો રૂપિયા આપી ગાયો છોડાવી લાવે અને પાછા કંઈ તેને અપાસરામાં કે મંદિરમાં ઓછી બાંધી રાખવાના છે પછી તો કોઈ બ્રાહ્મણને મફત આપી દે કે ભાઈ લે તું લઈ જા પછી પેલો કસાઈ જોયા જ કરતો હોય કે આ કોને ત્યાં ગાયો બાંધે છે આ બ્રાહ્મણને ગાયો આપે ને એટલે તે ત્યાંથી પાછો બ્રાહ્મણની પાસે જાય અને કહે અલ્યા કંઈ દેવું બેવું થઈ ગયું છે કે તો પેલો કહેશે હા ભાઈ સો દોઢસોનું દેવું થઈ ગયું છે ત્યારે પેલો કસાઈ કહેશે પચાસ આપું ત્યારે બ્રાહ્મણ કે દોઢસો આપો તો ગાય આપું તને તે દોઢસો રૂપિયા આપીને કસાઈ ગાય પાછી લઈ આવે આ ચારસોમાં આપી અને દોઢસોમાં છોડાવી લાવે પાછો આ લોકોને મૂર્ખ બનાવી જાય આ કીર્તિ માટે પડ્યા છે ઓવરવાઇઝ થાય છે અલ્યા શી રીતે જન્મે છે ને શી રીતે મરે છે એમાં તું ના પડીશ તું તારું ભાવ મરણ બચાવ સબ સબ કી સંભાલો તું તારું ભાવ મરણ ઉત્પન્ન ના થાય ભાવ હિંસા ના થાય એ જો તમે કોઈની ઉપર ક્રોધ કરો તો પેલાને તો દુઃખ થતું હશે પણ તમારી તો એકવાર હિંસા થઈ ગઈ ભાવ હિંસા માટે ભાવ હિંસા બચાવો એમ ભગવાને કહ્યું આટલે સુધી જ કહ્યું છે આથી વધારે લાંબુ કહ્યું નથી હું શું કહું છું એ વ્યૂ પોઈન્ટ સમજાય છે તમને આ બહાર કેટલો બધો કેસ બફાઈ ગયો છે હવે આ ક્યારે ઉજળું થાય કભોટે પડી ગયેલા વાસણને એને કઈ જાતનો એસિડ વાપરવો એ જ મને સમજાતું નથી બહુ વર્ષો થયા નથી પચ્ચીસો વર્ષો જ થયા ભગવાન મહાવીરને ગયે એમાં પાંચસો વર્ષ સુધી તો સારું રહેલું ને બે હજાર વર્ષમાં આટલો બધો કાટ કૃષ્ણ ભગવાનને ગયે એકાવનસો વર્ષ થયા તેમાં કેટલો બધો કાટ ચડી ગયો આ અમારે કઠણ શા માટે બોલવું પડે છે અમારે જ્ઞાની પુરુષને આવી કઠણ વાણી ના હોય પણ અત્યંત કરુણા હોવાથી સામાના રોગ કાઢવા આવી કરુણાભરી વાણી નીકળે છે